પણ ઓગણીસો સિત્તોતેર વીડી વૈદના ધ્યેય ઘરમાં ક્લેશ ના થાય તમારા ઘરમાં કોઈ ક્લેશ થતો નથી ને ધર્મ ના થયો છે આપણે અંદર ક્લેશ ના થાય એમ નામ સાચું ધર્મ એટલે આપણે કઈ એકલા ઘર સાચા ધર્મ વાળું છે ધર્મ ક્લેશ છે હા ધર્મ ના થાય આપણા હૃદયમાં ક્લેશ ના થાય સાચો ધર્મ આપણો એવો હતો સાચો ધર્મ પણ જ્યાં સુધી ક્લેશ થાય છે થાય છે ને ત્યાં સુધી ફરી મનુષ્ય પડવું મળવું મુશ્કેલ છે આપણી માણસોની આશા રાખવી એ ખોટી ભૂલ છે કારણ કે આખો દાડો જાત જાત કંઈથી લઈ લઉં કંઈથી ભેગું કરવું કંઈથી એ કરું તે નીતિનું કે અનીતિનું પોતાનું અણહકનું બધું લઈ લેવાના વિચારો આ બધું આ બધી જાત જાતના વિચારો દરેક માણસને માટે ખરાબ હિંસક વિચારો આવે નથી બધું આ આવતો ભાવ મનુષ્ય પણ જ નહીં કહેવાનું માટે ચેતવા જેવું છે ચેતવું ના જોઈએ મનુષ્ય પણ જાય પછી બીજામાં કયા સુખ થાય છે પછી કઈ બીજા જાનવર ભરવાનું સુખ એવું પરવસતા આ મનુષ્ય પણ મનુષ્યપણામાં જ પરવસતા આટલી બધી છે તો બધા જાનવર બધે કેટલી પરવસતા આમ બેફામ ક્યાં સુધી ચાલે બેફામ ગમે એવી શાંતિ હોય ગયા તો પુણ્યના આધારિત છે શેના આધીન છે તમારું પુણ્ય હોય ને ત્યાં ચાલશે પુણ્ય એટલે ગીણો ઘી દીવામાં અને પુણ્ય પૂરું થયું એટલે દીવો થઈ જાય મારે એમ પૂછવું છે કે શું કરવું જોઈએ મારે એમ કે પછી શું કરવું જોઈએ આવજો તમે આની જોડે વિચારો આવજો હું તમને દેખાડી સમજાય છે ને માતાજીનું કરવું જોઈએ બહુ ઓળખીને કરવું જોઈએ માતાજીનું કરવું જોઈએ બધું ઓળખીને કરવું છે અમે ઓળખણ પાડીએ તમે માતાજી ખબર પડે ને હું જો અત્યારે બોલું હું વધારે બોલું બધું વ્યવસ્થિત કોઈ પડી ગયું કઈ ભાંગી ગયું ફૂટી ગયું બધું વ્યવસ્થિત છે ત્યાં એક મને શંકા એ આવે છે કે રસ્તે જઈએ છીએ રસ્તા પર ચાલ્યા જઈએ છીએ કોઈ બદમાશ માણસ કોઈ બાઈને બળત્કાર કરે અગર કોઈ ત્રાસ આપે અગર કોઈ બુઢા માણસને ત્રાસ આપે એ વખતે હું કરવું વ્યવસ્થિત માનવું તો ના પડવું એ વખતે આ બે સાથે મદદ કરે કરવા દે પણ ક્રોધ આવી જાય એક માણસ ભૂત કામ કરતો હોય તો મારા જવાને લઈ તો ક્રોધ આવી જાય ક્રોધ કરવો કે આપણે તો મૂર્તન ને ક્રોધ આવી ગયો આપણે જુદા રહેવું મુસ્તક અને મુસ્તક ભાગીદાર તે જોયા કરવું આનું બળ બહુ જરૂર હોય મુસ્તક ભાગીદાર તે જોયા કરવું એવું તો બળ જોવાય નહીં જયારે એક માણસ માણસ જોઈએ પછી બળ જોવાય નહીં તો આ પાકે આ આ પાર્કે તે બાદ થાય તો આપણે જોયા કરે નૂતન શું કરે જવાબદારી નહીં આપી જાગૃતિ જોઈએ જાગૃતિ એવો એક કુદરતી ધર્મ એવો છે કે માણસ લાગણી ઉશ્કેરાઈ જાય કોઈ માણસને કોઈ મોટો ત્રાસ આપતો હોય તો માણસ ઉશ્કેરી જવાય એ વખતે વ્યવસ્થિત અમે કશું બોલીએ નહીં અમે કશું બોલીએ નહીં ભગવાને ના બોલે એટલે એ મરવાને સમજી છે કોઈ માણસ કોઈને મારવા જાય એનો એ વ્યવસ્થિત મરવાનો જ છે હા એવું મનાય નહીં ભગવાન વ્યવહારિક દ્રષ્ટિ આપણે વ્યવહારિક દ્રષ્ટિ વ્યવહારિક દ્રષ્ટિ પર મારે પ્રયત્ન છે કોઈ વર્તું જ નથી પોતાનું કપાય છે તમારે કે રાગદ્વેષ ના કરી રાગદ્વેષ નહીં કરવાનો પણ દ્રષ્ટ બજાવી જોઈએ ને વૈષ્ણવ બાબા એને બહાર માતું ખોટો ગાજ આપવા એટલી બજાવી જોઈએ પ્રભાકર છે તો હું કોણ છું હા એ તો એ જ જાણવાનું છે એ જાણ્યું એટલે જગત નો ખુલાસો the world the world is self ભગવાને પઝલ કર્યું નથી આ ઇટસેલ પઝલ થયું છે એ પઝલ છે આ કોયડો છે કે આપણે કોણ છે જાણ્યા વગર બધું બાપ બાપ કર્યા તમે સમજાય પોતાની જાતને જાણ્યા સિવાય બધું જે તપ આપણે નથી ત્યાં આગળ આરોપ કરીએ છીએ કે હું પ્રભાકર પ્રભાકર નામ છે ને હું પ્રભાકર છું એના આરોપ પણ છે શું છે ત્યાં નથી તો આરોપ કર્યો તમે અહીં નથી તમારો મારો નથી અમારા પિતાજી નથી મને ખબર નથી હું કોણ છું હા પણ તમારા પિતાજી ને તમારા પિતાજી એમના પિતાજી કરેલો બધું આ આવું દરેક આરોપ દુનિયા ઘડાયા જ કરે છે જે બોલે તેનો આરોપ સમજ તમે એમ જ મારા જરૂર પ્રભાર કરતી હું કે રોંગ બિલીફ છે જાય નહીં રાઈટ બિલીફ બેસે ને ત્યાં શું કામ થાય બચપનથી જ મને પ્રભાકર પ્રભાકર કરીને કહે છે એટલે હું પ્રભાકર છું હું કોણ છું મને ખબર નથી એટલે બધું આ હું પ્રભાકર રોંગ બિલીફ છે કેમ છે શરીરે પરમાત્મા શું તમારું નામ છે નારાયણ નારાયણ નારાયણ ને ગાલ મળે છે તમને ઉભી થઈ ગયા ભ્રાંતિ ઉભી થઈ ગયા ભ્રાંતિ તમે સમજાય ભ્રાંતિ ઉભી થઈ છે જે પોતે નથી તે પોતે છે આરોપ કરે છે વિકલ્પ કરે છે શું કરે છે પોતે નિર્વિકલ્પ છે સમજી પડી ને તમે તમે તમે આત્મા છો પણ તે આત્મા તમે એનો કોઈ જગત પરસદ થઈ થાય ગાંધાન નથી ગાંધાન નથી સમજાય છે ને આત્મા જ કૃષ્ણ ભગવાન છે બીજું કોઈ છે નહીં યાર કૃષ્ણ ભગવાનનું વર્ણન ક્યારે થાય એ આત્માનું વર્ણન થાય કૃષ્ણનું વર્ણન થાય પછી થઈ ગયું સાક્ષાત્કાર થયું ખરાબ થઈ ગયું પછી ચિંતા વરી થાય ને તો સાર ચાલ્યા કરે વિચાર જેટલું થાય ચાર્જ ના થાય શું સમજમાં આવ્યું? એવું નહીં है आप आप कौन है कभी कभी इसका विचार नहीं किया नहीं कभी नहीं किया नहीं ना, नारायण ने ही विचार किया है? वो बराबर विचार नहीं है वो आपकी खुद की पहचान नहीं नहीं। कभी नहीं हुआ है खुद को खुद का पैटर्न देख ना जोई કેવો અંધેર કરે કેસા અંધેર કરતા उसका पहचान हो जाए तो फिर वो जो लोग बोलता है कि कर्म बन जाता है हर रोज कर्म बन जाता है सब मानता है ना लोग मानता है तो कर्म बन जाए थे वो चार्ज होता है क्या होता है चार्ज हाँ और कर्म भोग उसका भोक्ता बनता है वो डिस्चार्ज होता है समझे डिस्चार्ज में भोक्ता होता है और चार्ज में करता होता है करता है हाँ। हाँ, समझा तो हम ज्ञान देगा फिर करता नहीं रहेगा करता बस चार्ज बंद हो जाएगा डिस्चार्ज समझे समझ में आ गया वो साइंस है हमारा पास है साइंस है इधर आखा वर्ल्ड का साइंस है आप कौन है मैं कौन हूँ कैसे किस तरह चलता है कौन चलाता है बस ये साइंस है इसका समझे? સાયન્સ और आत्मा का अलग अलग है ना શું કહે છે? સાયન્સ અને આધ્યાત્મ બંને જુદું છે ને એમ કે છે કે સાયન્સ અને આધ્યાત્મિક એ બે જુદું છે ને જુદું છે ને આધ્યાત્મિક તો એ સાયન્સની પાસે આવવાનો રસ્તો છે આધ્યાત્મિક તો રસ્તો છે સાયન્સની પાસે આધ્યાત્મિક રિલેટિવ છે અને સાયન્સ રિયલ છે વિજ્ઞાન કહેવાય શું કહેવાય છે અને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે એટલે આ રિયલ છે રિયલ સમજો ને આ રિયલ વસ્તુ છે રિયલ થી બધું કામ જલ્દી થઈ જાય સ્પીડ થઈ જાય અધ્યાત્મ રસ્તે તો લાખો અવસાન થાય તો થાય નહીં સેલ્ફ રિયલાઇઝ થાય નહીં સમજો ને આ રિયલ છે એટલે આ આ અગિયારમું આશ્ચર્ય ગણાય છે આવું બનેલું નહીં આ અગિયારમું આશ્ચર્ય કહેવાય પણ બન્યું છે માટે લોકોને લાભ મળી જાય અને sir this is a cash bank ઉધાર ઉધાર ને તમારે ઉધાર લે છે ને કેશ કેશ કેશ કેશ છે કેશ છે पूछता है कि भगवान ऊपर है हमको पूछता है कि भगवान ऊपर है मैं उसको पूछता है कि भगवान कौन सी गली में रहता है ऐसा कि वो बोलता है कि मैं मेरे को मालूम नहीं ऊपर रहता है ऊपर तो हम ले गया है सब जगह बेची रहा कोई जगह हमने बाकी नहीं रखी है ऊपर आकाश तो ही है कोई ऐसे गलता चलता है हाँ तो फिर हमको पूछता है भगवान किधर है तो हम तो बोलता है कि God is in every every visible और इनविजिबल क्रिएटेड तुम्हारी गरीब इसमें बहुत है ना तो छोटा छोटा छोटा छोटा अपने आँख भी देख सकता रही दूरबीन में दूरबीन से नहीं देख सकता ऐसा क्रिएचर बहुत है क्रिएचर के अंदर ही भगवान बैठा है और आपके अंदर खुद हम देखता है भगवान बैठा है हम देख सकता है चंद्र भी देख सकता है और वैद्य भी देख सकता है आपके अंदर बदनाम है वो वैद भी देख सकता है तुम देख सकते हैं ऐसे वो लड़का भी देख सकता है क्योंकि दिव्य चक्षु है और आप पीतर पीतम चक्षु है दिव्य चक्षु बिना देखा सकता नहीं तो भगवान भगवान दिखा शांति करने के क्या तो लोग पूछता है क्या क्रिएटर ने किसने बनाया हाँ। हम बोलता है ये किसने बनाया है भी हम बताएगा मगर क्रिएटर है करेक्ट है मगर God is creator is correct by Christians viewpoint not by fact by Muslim viewpoint, not by sect, by Indian viewpoint, not by sect. એ ક્રિએટર અમે એક્સેપ્ટ કરીએ છીએ આપણે તો દુનિયા માણસ છે અમે કંઈ એક્સેપ્ટ ના કરીએ એવું હોય નહીં પણ God creator is correct by relative બરોબર not real by real world point only scientific circumstantial evidence આવે હે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ અમે આ જોઈને કહીએ છીએ પુસ્તકની વસ્તુ વાત નથી અહીંયા આગળ એક કોઈ શબ્દ પુસ્તકનો बॉडी का ओनर है आप और स्पीच का ओनर और माइंड का owner my mind my body my speech तो उसकी जिम्मेदारी आ गई क्या जिम्मेदारी कि माइंड बॉडी और स्पीच ये इफेक्टिव इफेक्टिव किसी ने गाल दिया कि माइंड और एक फैक्ट आपने बोल दिया कि मेरा माई माइंड तो आपको ही रखती है तो पर तुमका सेल्फ रियल है कि फिर तो आपको कुछ नहीं लगता अपने बोलने का कि नारायण तुम्हारे तुम्हारी कोर्ट है हमारे नहीं ये कोर्ट हमारे नहीं कैसी आपने बोली તારે કઈ अहंकार छोड़ने का मार्ग क्या है हमें छुड़ाता है आप क्या करेगा आप तो पूरे अहंकार से बंधा रहा है और अहंकार अहंकार के लैंड बैर डालता है लेंथ बैर हाइट अंदर की कितनी लेंथ है કેટલી હાઈટ છે કેટલી ફેટ છે આપણે અંદર નહીં હું आप कैसा अंदर निकलेगा कि नहीं कितनी आखे जगत में लेंथ हो जाता है कभी और फिर सोते बखत तो एक खात में आ जाता है आप समझे हाँ, बहुत बड़ा है जैसे आप भगवान का विराट स्वरूप है ना ऐसी अहंकार भी करोगे तो हम आपको निकालने का है तो हम पहले ऐसा करके निकालेंगे कल हमारे पास आ जाओ कल का दिन को तो नक्की किया है कितना लोग के लिए ऐसा हो गया है तो हो गया है फिर फिर महीने वो तो अहंकार चले गया जाएगा अहंकार का लड़का है ना क्रोध तो मान माया लोग सब चले जाएगा सब का बेटा बांध के और, और जो देह में रहेगा थोड़ा हम्म। वो निर्जीव रहेगा क्या रहेगा निर्जीव निर्जीव अहंकार क्रोध मान माया लोग निर्जीव नदी में वो, वो इसकी प्रोटेक्शन के लिए रहेगा ज्यादा रहेगा और आपको आपको नहीं हो जाएगा वो बॉडी हो जाएगा तो बॉडी को इनका प्रोटेक्शन के लिए होता है मगर निर्जीव ड्रामेटिक है ड्रामेटिक आप समझ में आया ड्रामेटिक जैसे ड्रामा में एक नाट्य में है नाट्य में नाट्य નાટક नाटक में जैसा होता है જેમાં જેમ નાટકમાં થાય એમ नाटक की नाटक की महात्मा नाटक को राजा नाटक में बोलता है कि हम राजा है हम राजा है वो जानता है कि अंदर तो मैंने मैंने ब्राह्मण हूँ अभी इधर नाटक है राजा हूँ समझ गए ना? कुछ मनता है ना नहीं मनता है कुछ मनता है भाई बस अहंकार निकालने का बस आशीर्वाद अहंकार निकालने का जब कुछ काम करा होता है आशीर्वाद मानता है आशीर्वाद हाँ, आशीर्वाद मिल जाएगा वो दिखाता है नहीं वो भगवान नहीं हम्म। वो तो ये हम पटेल है ભગવાન તો અંદર જે હે મે કુલ કોઈ ખરું ખરું કે દાદા ભગવાન और अचर पटेल वो जो बोलता है वो रहकर बोलती है टैप रहकर अभी आप सुनता है टैप रहकर बोलती है और मैं ज्ञाता रहता हूँ माता है और आप बोलता है तो क्या क्या चीज है आप खुद ही बोलता है એટલે છે કે આપે કહ્યું કે ભગવાન દરેકની અંદર છે તો પછી આ બધા ભગવાનને શો- શોધવા માટે કે ભગવાનને કરવા માટે જપ તપ ત્યાગ તીરથ બધું કરે છે તો ખરું ને બરોબર છે પણ એનો આધાર તો આ કાચ કરો ને હા એવો એનો આત્મા આધાર એવી રીતે ત્યાં સુખ નો આધાર કયો દુઃખી દુનિયા આત્મા પણ આત્મા પોતે પોતે દાખલા તરીકે આત્મા છે મારો આત્મા છે આ મારો આત્મા છે એ મારો આત્મા એ ઘટક તો આ શરીરમાં છે આ શરીરમાં છે તો એ શરીર એનો આધાર થયો આત્મા આ આત્મા છે જે રહ્યો છે ભ્રાંતિ કે જે મૂળ એ બરોબર છે પણ આધાર છે આધાર છે એ તો હકીકત છે આજે ઇલેક્ટ્રિસિટી છે ઇલેક્ટ્રિસિટી ક્યાં રહેલી છે ઇલેક્ટ્રિસિટી એટમમાં રહેલી છે હાઇડ્રોજન એટમમાં રહેલી છે એવી રીતે એનો આધાર તો ખરો શક્તિ ભલે છે હવે જેવી રીતે આત્મા અહીંયા રહેલો છે એવી રીતે ત્યાં જે સુખની વાત કરો છો તમે એ સુખ કોના આધારે રહેલું છે અહીંયા આગળ સુખ કોના આધાર નહીં આત્મા સ્વાભાવિક પરમાનંદી છે સુખમય છે સ્વાભાવિક જ્ઞાનમય છે આ લાઈટ છે સ્વાભાવિક છે કોના આધારે રહ્યું છે એનો સ્વભાવ જ છે લાઈટ કેવું આ બધું તમને કહીએ છીએ કારણ કે દુનિયાદારીમાં જે જોઈએ છે ને જે સાંભળીએ છીએ જે વાત કરીએ છીએ એ બધી જ ચીજો ઓલ ધીસ રિલેટેડ ટેમ્પરરી કોઈ પરમાનન્ટ વસ્તુ નથી પરમાનન્ટ ને આધાર આધારિત સંબંધ જ નથી આ ટેમ્પરરી વસ્તુ નથી અને તમે જે વાત કરો છો ને તે પરમાનન્ટ છે પણ આ પ્રકાશ જે છે પ્રકાશ પ્રકાશ સૂર્યના આધારે રહ્યો છે પ્રકાશ સૂર્યના આધારે રહ્યો છે બરોબર છે પણ જ્યારે સૂર્ય નથી હોતો ત્યારે પ્રકાશ નથી જે રીતે હોય કે મારા કેવા પ્રકાશ ના પડતો સારું તો પ્રકાશ પડ્યા પણ એનો આધાર તો ખરો ને ના સ્વભાવ છે આપણે હવે આધાર આધારિત સંબંધ શેમાં છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એ ટેમ્પરરી આ પાંચ ઇન્દ્રિયથી બધું આ જગતમાં જે બધું દેખાય છે આધાર આધારિત સંબંધ છે કેવું છે ના મારી સમજણમાં ઉતરતું નથી આ મારી સમજણમાં ઉતરતું નથી હું પોતે એવું માનું છું એ સમજ ના દે એ સમજ નો દે ને ગીત ના થાય ને કારણ કે તમે પરમાનન્ટ વસ્તુની વાત કરવા જાવ ના પરમાનન્ટ નહીં આ હું મારું એવું પૂછવું છે ત્યાં જે તમે સુખની વાત કરો ત્યાં બધું સુખ ને સુખ જ છે તે સુખ જે છે ત્યાં બધું જે સુખ બધું ફેલાયેલું છે બધું એ સુખ કોના આધારે લઈલું છે એ સુખ બનાવનાર કોણ છે અથવા એ સુખ કોના આધારે ત્યાં રહેલું છે એ તમારે નામ છે પોઈન્ટ સમજી ગયો પોઈન્ટ ઓફ એ દ્રશ્યોના ને ધ્યેયોના આધાર છે દ્રશ્યો અને ધ્યેયો એ પોતે દ્રષ્ટા છે આત્મા એ પોતે ચેકિતા છે અને દ્રશ્યો અને ધ્યેયોના આધારે રહી હોય છે આ બરોબર એ ખરું ખરું પૂછે છે આ તો અમુક વાત હકીકત એ બરોબર છે તમારે તે આધાર ખોલો ને આ આધાર આવો બધું મને સમજાયું તમે કયો આધાર ખોલો છો બાકી પોતે તો નિરાધારી છે તે તો પછી આધાર તો નતો પણ આધાર આનો આનો કયો આધાર તો આ દ્રશ્ય ને જ્ઞેય હોય તો જ દુઃખ વધશે સુખ વધશે ત્યાં બધું સાકાર છે કે નિરાકાર છે હે ત્યાં ઉપર બધું સાકાર છે કે નિરાકાર છે બધું સાકાર છે નિરાકાર નિરાકાર કોઈ વસ્તુ કેવી રીતે હોઈ શકે પણ નિરાકાર સાકાર છે કેવું છે હા એ બરોબર છે નિરાકાર થતા સાકારી છે તે નિરંજન નિરાકાર છે તો જે પણ છે સાકાર છે નિરાકાર થતા સાકારી કોઈ પણ માણસ એમ ના કહી શકાય નિરાકાર જ છે એવું કહી શકાય કે નિરાકાર પણ છે ને સાકાર પણ છે ના એ બે કેવું જરા કરતા આ હું કહું છું ને તે રીતે કારણ કે સાકાર આકાર હોય નિરાકાર તો ખરું પણ સાકાર એનો જુદો જુદો સ્વભાવ છે તમને બહુ બહુ બહુ બહુ ટાઈમ તમને સમજાય તમને કહું છું નામ બહુ ઊંડી વસ્તુ છે આને પહોંચ્યા કરતાં પહેલું તમે પોતે તેમાં એકવાર લાઈટ વાર થઈ જાઓ ને તમે આ વસ્તુ તમને થશે ને તમને પોતાને જરૂરિયાત પછી ધોવા નહીં જો પડે એ ન દેખાય બધા માણસો અત્યારે જે હોય તે બધા માણસો એમ જ કે છે કે આ બધું નિરાકાર જ છે બરોબર છે પણ જે હોય છે તે બધા સમજથી બોલતા નથી બધા હા એમાં બધા જે હોય છે ને તે એવું કહે છે કે નિરાકાર છે તે બધા માણસો કહે છે નિરાકાર છે પણ નિરાકાર કેવી રીતે હોય શકે કોઈ વસ્તુ નિરાકાર તો છે નહીં દુનિયામાં આપણે જોઈએ રહ્યા કોઈ નિરાકાર નથી અહીંયા અહીંયા બધું સાકાર છે આકાશમાંથી જો ચંદ્રમાં સાકાર છે સૂર્ય આકાર વાળો છે દાદા સાકાર વાળા છે હું સાકાર છું ઘર સાકાર છે પૃથ્વી સાકાર છે કોઈ નિરાકાર વસ્તુ તો જોવામાં આવતી નથી નિરાકાર વસ્તુ હોય એનો અર્થ શું એનો કોઈ મિનિંગ જ નથી સાકાર છે બધું હવે નિરાકાર વસ્તુ હોય તો નિરાકાર વસ્તુ નો અર્થ શું છે નિરાકાર નો અર્થ એવું છે પૂન ના ઉદય હોય ને તાર ધારા પ્રમાણ પડે એટલે જાણે મેં કર્યું અને પાપ નો ઉદય આવે ધાર્યા પ્રમાણ ના થાય એટલે પછી બધું કર્યું ભગવાને મારા ગ્રહો રાશિ છે ભગવાન રાશિ છે ભગવાન રૂપિયા છે એ તો મારો ઘોડો ઘોડો આવ્યો છે ત્યારથી આ ઘોડા સાથે બેઠા બેઠી છે તો ગાડી નહીં જોડી પડે છે ગાડી આવી હોય ને આ ગાડી આવી સાથી પાસે બેઠા બેઠી છે ઘણા એવું હોય ઘણા એવું હોય એ વાત સાચી છે એ વાત બધા ભટક કરે સાચી વાત બોલ્યો હોત ને તો ભટકવાનું ના હોય આ તો આરોપ મૂકે મારા છોકરાની ઘણું મોર પગી છે તેને આવી તા ધીમે દશા તેથી આ બધું આજે અમે તમે બધો ફોડ પાડ્યો મારે નથી છોકરો નથી છોડી અને કંકોત્રીઓ રોજ દસ પંદર વીસ આવ્યા પાછા પટેલો તે ચોનલો કરીએ ને તમારા દિવેરવાન તો ચોનલો આપ્યો હતો ખાલી પાંચ જ રૂપિયા આપ્યો હતો તે ચેક જાતે આવીને ચાર પાસે આપી ગયા મને કહે છે એક રૂપિયાનો ચોનલો આ તો આડત્રીસ ઓગણચાલીસ વાત બેન તું જાય ને જગ્યાએ કોઈક લોકોને અશાંતિ ત્યાં જાય તો જાય નહીં આમાં કેટલાને સમાધિ રહેતી આ બેઠા ને કેટલાને સમાધિ રહેતી આ વિજ્ઞાન છે વિતરાગ વિજ્ઞાન પદ બદ ગમ્યા બધા તમને બુદ્ધિ ને લાગે વિજ્ઞાન થયેલું સિદ્ધાંત એનો અંત આવે જ્ઞાન થયું હોય તો જ લખાય ને પાછા આવ્યા પરિગ્રહ નહીં એટલે રહી ગયા કારણ કે આ જ્ઞાન જ નથી ને માર્ગમાં નો પ્રશ્ન છે કે દુનિયામાં આપણું કોઈ દુશ્મન નથી એક મન જ છે તો મનને વશ કરવા શું કરવું શીખ તો જાય છે પણ મન ઉપર જ બધું દોર છે ને શીખ ભત્યા કરે મન ખુદા ખુદ કરે આ શરીરમાંથી બહાર નીકળે એને આપણા લોકો મન કહે છે પણ એ મન એ મન નથી શરીરમાંથી મન કોદાડો બહાર નીકળે જ નહીં કોદાડો સમજો ને મનનો સ્વભાવ જો આ શરીરમાંથી બહાર નીકળે જ નહીં તો બહાર નીકળે છે ચિત્ત છે શું છે ચિત્ત ચિત્તને ભટક ભટક કરવાની ટેવ પડેલી અંદર ભટકે અને બહાર ભટકે સમજો ને તો મન વાત કરી આવું તમે ચિત્તને શું કરશો હવે બુદ્ધિ એ બુદ્ધિ એ કંટ્રોલમાં રહેલી નથી શું કઈ નું કઈ વિચાર લાવીને આપણે ભાઈ બમારે આમ કરે તેમ કરે ભાઈ ને એટલે બુદ્ધિ એ કંટ્રોલમાં ના રહે અને અહંકાર એ કંટ્રોલમાં ના રહે ના કરવું હોય તો થઈ જાય અહંકાર કોઈ લગ્નમાં આમ હાથ જોડ્યા કરતા તો હાથ જોડે છે ને લગ્નમાં જતા ઇન્વાઇટ કર્યો છે ને તે કરે આમ હાથ જોડે આમ થઈ જાય સાઈડ થઈ જાય ખરા કે કોણ થાય મીઠું લાગે એટલે સાઈડ થાય અને કડવું લાગે તો આમ થઈ જાય તમને બધું વાત કરી આવ્યું તમારી ચારેય વાત કરવાની એક જ વસ્તુ છે બધું એટલે હવે આજે ખરે સૈન છે ને એવું ચારની પાસે બધો મોટો સૈન્ય છે તમે કહ્યું ગૌરવ ને ગૌરવ મોટું ગૌરવનું સૈન્ય છે એની પાસે એટલે આ ચાર વર્ષ થઈ જાય તો બધું સૈન્ય વર્ષ થઈ જાય આજે આ કરી આપું તમારે કરવું છે એમને ફક્ત અમારી કેટલીક અમારે કયા પ્રમાણે બધું અમે તમને કશું કહેતા નથી પણ અમુક બે ચાર શબ્દો આપ્યા હોય તેનું આરાધન કરવું જોઈએ કેવું જ્ઞાની પુરુષના આજ્ઞામાં રહેવું જોઈએ કેવું કારણ કે સર્વસ્વ પ્રકારના દુઃખ માટે લઈ જઈએ છીએ તમારે શું છે હા પછી આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ સમજ ને જૈન છો કે વૈષ્ણવ છો વૈષ્ણવ મનને વશ કરવા માટે તો શું પેલું બ્રહ્માંડને હોય એક જાય સબક ન દાડા ભગવાન પ્રસાદ પણ ભાવે છે પ્રમાણ પર છે અનુભવ વાત કરી ઓગણીસ ત્રણ ઓગણીસો સત્યોતેર કીર્તિભાઈને ત્યાં દાદર જૂઠું બોલવું અને સત્ય સત્ય એ માયાના છોકરા હોય નહીં એના છોકરા કહેવાય દાદા આપણી ફોટોની માંગણી છે આપણી ફોટોની માંગણી જુદી રીતે જોઈએ છે એટલે કે એ કે એક ગુણ નથી અવગુણ છે માયા કોઈ વસ્તુની માયા રાખવી એ માયાનો દેવો નથી હા એ તો માયા એટલે પોતે જે છે એમ નહીં જાણવું હા અને બીજી રીતે આ જાણવું એનું માયા બરાબર માયા વગર કરવું માર ખાયા કરે બરાબર અને સત્ય ને અસત્ય ભગવાન ને ત્યાં નથી આ તો બે માયાના છોકરાઓ છે તે આ લોકોએ ગોઠવણી કરેલી છે આને સત્ય કહેવાય સામાજિક સામાજિક રીતે એમાં ભગવાન ભગવાન કહે છે અવિનાશી તેને સત્ય કહે છે આત્માને સત્ય થયો તો પછી આત્માને બીજી અવિનાશી વસ્તુઓ તે બધાને સત્ય વસ્તુ અવિનાશી છે આકાશ અવિનાશી છે તે સિવાય અવિનાશી કયું બીજા છે બીજા છે એ બધા જેથી ને કે ભાઈ કરજે પાંચ ટકા વધતા ઓછા એના ખુશ કરીને લેજે પછી એવું નહીં મારે રૂડાનું મંદિર મારે વધારે પાયા કે ઓછા પાયા વાળી શું થશે આ કાયદા પાસે ગણિત નહીં પછી સંભાવ સંભાવ જ કરવાનો બીજું કે વાદા મનનું મનને ખુશ થયું એટલે લેર ના આવે એમનો સંભાવ નિકાલ ના આવે એનો એનો ક્યાંથી જનતા આવી ગયો જય આ બધું લેરથી બંધાયું છે બધું આપણા છોકરા બોકરા બધું બધું બધું નું પરિણામ છે છોકરાઓ વેરનું પરિણામ આપણને આવી ગયું છે રોજ સીધી રીતે રે વારસો આપણી પાસે લે બોલે છે માથું તોડી છે એ તો દેખાય છે બરોબર એટલે રાતો લે અવરું બોલે તો આદા સીધી આપણને ચડી જાય એની આદા સીધી તો ત્યારે ઉતરે નહીં આપણી પાસે ચડાવે એટલા બધું વ્યાજથી પ્રેમથી બોલે પ્રેમ તો કેવો હોય કોઈ દાખલા હલોપાતો ના થાય તો બૈરી પણ વ્યાજથી જ નહીં આપણે સમજી લઈને પછી કહેવું કે ભાઈ તમારી જોડે મને બહુ ભાવે છે બહુ ભાવ છે બોલવું નાટક કરવું બરાબર પણ તો બૈરીના માટે આપણે વેરભાવ થાય ને આપણે આપણે પણ એના વેરભાવના હિસાબે થયા ને આપણને જો બૈરી વેરભાવે હોય તો આપણે બૈરીને વેરભાવે એને બની શકે ને બધું બંધન છે બંધન વ્યાજનું છે એમાં બૈરીનો કેટલા દોષ હજાર હોય હોય એટલે હોય પણ દેવને ભોગવવું પડે પરસ્પરસ જે ભોગવે એની ભૂલ મોટી હા એ તો એની ભૂલ હોય ત્યારે આવે એટલા વેર થી બધું ઉભું રહેલું છે જગત પ્રેમથી નથી ઉભરેલું પ્રેમ તો કેવો હોય બાપ મળવા થાય મારે ના હવે આ બાપ બાપ મરી ગયા મારે શું કરવાનું તું મરી જાય તો શું કરે ના મરી ગયા મરી જુદો હોય ત્યાં સુધી ના પોહાય પણ આ તો ને તો આગળ જરાક લાગવા બધું થાય ગુસ્સા ઉતરી જાય ગુસ્સા ઉતરવાથી માર ખાય છોકરો છે ને નાનો છે ને બાબો છે ને નાનો છે ને પચાસ નો થાય કે બાબો છે ને ચિત્ર નો દાદી કે સમજે નહીં એને ઓછી સમજાય ઓછી તારી ઓછી માર ખાય વ્યાજ નું બધું સમજાય એ સારા કાળમાં હતું પ્રેમનું બંધારણ પ્રેમ નું બંધન એ કાળ પર આધાર રાખે બધા માણસો બધા બહુ થાય છે કોઈ આડું બોલે જ નહીં મારે બી બોલાય જ ક્યાં છે આ તો ગમે તેવું બોલે વણ તોડ્યું ને વણ માફી વણ તોડ્યું વણ વાંચ્યું હા જો તોલીને આપવાનો હોય આપણે કરીએ એટલે તોલીને આપવા માટે ડાયો છે બરોબર પણ તોલતો એ નથી ને માપતો એને રેમને માફી દેતા તમારા આમ છે તમે આમ છો કઈ જાતનો માણસ બહાર કોઈ આપણું નામ ના દે ધર્મ જ નામ દે હા સાચી વાત એને સમજી જવાનું પછી વેર મનમાં રાખવાનું નથી આપણે વેર છોડવા આવ્યા ફરી વધારવા માટે નથી આવ્યા એટલે આપણે ત્રણ ને કહ્યું તમારી જોડે મને બહુ ગમે છે તમારે આપણે બધા ભેગા થયા આપીએ એમ તો નાટક કરવું કરવું જ પડે પણ એનું અહિત નહીં તો હિત તો ઈચ્છવાનું જ ને આપણે આપણું જો ઓછું કરવું હોય એની સાથેનું વહેલું બંધન તો આપણે તો પ્રેમ જેટલો રાખી શકાય એટલો રાખવો એ ન રાખીએ એની વાત જુદી છે પ્રેમ પ્રેમ છોકરાઓ કે છોકરીઓ પ્રત્યે કે બહેરી પ્રત્યે સામેથી રાખીએ સામેથી રાખીએ પણ આપણે વેરનો ભાવ હોય તો ઓછો થાય ને આપણે પ્રેમ ભાવની સાથે રહીએ તો આપણો વેરનો ભાવ ઓછો થાય કે નહીં હા આ બહુ પૂરતું બંધન આ બહુ પૂરતું બીજા બહુમાં હોતું નથી બીજા ભાવ માં તો આનો રિએક્શન આવેલો હોય છે તે બીજા બહુમાં થાય <coughs> એક જ બહુનું બંધન છે જો ફરી ફોડતા આવડે તો બીજા બહુમાં કશું ઉભું રહે નહીં જેની પર જોડે વેર બંધાયેલું હોય તેનો પ્રતિક્રમણ કરવા જોઈએ તો અનંત અવતારમાં શું શું કર્યા છે શું શું નહીં કર્યા હોય પણ ઘણા બહેરાઓ કે છે ને કે એમના પતિ કે ભવો ભવો આજ પતિ મને મળજો તો એવું થાય એવું થાય ખરું બને આપણે સર ઘણા કેસ છે અરસપરસ અરસપરસ ઈચ્છા હોય તો બરાબર પણ એક જણા ઈચ્છા હોય એક જણા ઈચ્છા હોય ઘણા કેસ છે હા બરાબર છે પણ અરસપરસ ની ઈચ્છા હોય તો પછી આ બને કેવી રીતે ગૂંચવી જતી ગૂંચવી પારસના પારસના નેમિના એ નવ બહુ હતા સાથે નવ સાથે નવ બહુ ની લગ્ન કરી કહ્યું કે નવું બહુ આપણે નાખે રહ્યા છે ને હવે શું કાલે બહુ કરો કંઈક ના હવે ના કરવું છે હા એટલે આપણે બધું સાથે સાથે લાવીએ છીએ એની પર પીડાઈએ એટલે ફરી બંધન થાય પીડીએ એટલે બંધન હવે અમુક જગ્યાએ પીડાવાનું હોય તો અમુક જગ્યાએ ભાવ કરતો બંધન થાય રાગને દેશથી બંધન થાય છે હા રાગ વિતરાગથી બંધન ના થાય હવે બધાને જોઈએ પ્રેમ રાખી પણ બંધન અમને ના હોય મારો પ્રેમ વધે નહીં ઘટે નહીં એવો એક જ ધાર્યો અતિશય ટકરવા જેવું નથી જગત લોકો મોટા મારે અતિશય કરે છે બહુ કરે છે હા બહુ કરે છે બહુ કરે મારે છોકરો મારી દીકરી એમ તો અમુક છોકરો બહુ જોઈએ આપે કટાઈ કરીને નોન ભેગું કરેલો આપે પછી પેલો છોકરો જળ આપે ને તાર મનમાં કે બર્યો સંસાર ખારો છે ખારો દર દિવસ બોલે એવું કરે એ પછી જ્ઞાન લેવા પછી ખબર પડે વધારે જ્ઞાન લીધા પછી વધારે ખબર પડે જ્ઞાન લે તો આ બધી ખબર પડે ને મંગળવારે માર્યો હોય માથામાં અને પછી ગુરુવારે કઈ ખુદ કે નાખે દાદાજી આમ આમ ભૂલી જાય થઈ ગયું હોય પાછું મૂર્તિ જ થઈ જાય પાછું મૂર્તિ જ થઈ જાય અને આ જ્ઞાન વાળો મૂર્તિ જ ના થાય તમે એટલું બતાવો પડે ભસાવા ભરે તો ફરી ભસાય નહીં જાગૃતિ કહેવાય જરૂર માથું વાળી પાઘડી બંધાવે એ ક્યાં કહું ના આક્ષેપ છોકરા નહીં બિચારા ઈરાદાપૂર્વક નથી કરતા ના બેભાન પણ કરે માફી બોલે એને એને એમ ન હોય કે હું વેર ભાવું વેર લઈને આવ્યો છું એટલે વેર ભાવ એવું તો કઈ ન હોય પણ સાહજિક રીતે થાય સાહજિક રીતે સાહજિક રીતે થાય એવું ભાન જ નથી કોઈને ભાન નથી જૈનોમાં નથી એવું ખબર પડતી એટલે જે છોકરો છે નાનો છે ને પિસ્તાળીસ વર્ષ શું કે કાકી ઉંમર છે તેનો કાચ હવે તે ભરવાઈ થઈ જઈને આવે છે ના દસ બાર વર્ષનું છોકરું હોય પંદર વર્ષનું અઢાર વર્ષનું હોય ત્યાં સુધી આપણે લેબડો કરીએ પછી તો થાય બધું લેયર તેથી કોઈ મિત્ર આવે ને કોઈ સાચો મિત્ર હોય ને તો આવા આપણને દિલ ખુલે સાચા પ્રેમથી ગંભીર હોય ને એ આપણે આવા કરતા રહે આપણે દિલ દાદા બધા અમે બધા ભેગા થયા છીએ અહીંયા એ કયા ભાવથી ભેગા થયા છે એ પૂર્વજોના હિસાબ આ હિસાબ પણ થોડો હિસાબ હતો હોય ને તેમાંથી એક કલાક ના હિસાબ થી તો લાખ નું આયુષ બંધાયેલું છે આવું છે આ જગત જગત આવું છે માટે એવું નથી રૂમ છે તે કાયમ રહેતા નતું એ કલાક નો હિસાબ થઈ ગયો ને પછી લાખ વર્ષ લાખ એટલે કેટલું મારી કેટલા એ હિસાબ થાય છે ભેગા થયેલા હોય તારા ભેગા થઈ ગયા આ ઘરે કામ કાઢી લો એટલું સમજવા જેવું છે દાદા અહીંયા ભેગા થાય છે એમનું મહાત્માઓ એ પ્રેમ ભાવ હશે ત્યારે ભેગા થયા હશે ને પ્રેમ ભાવ હશે ને કઈ ભાવ ઊંચો ભાવ હશે ને કઈ આ ભાવની ઈચ્છા થયેલી એ ભાવના ઈચ્છા માટે બળ ભેગા થાય છે તો મનમાં ખાતરી બેઠેલી કે દાદા કઈ આપણું કામ કાજ છે એ ભાવ ગમે ત્યારે કલાક બે કલાક કોઈ સો કલાક બેઠો હોય દોઢ કલાક બેઠો હોય પણ તે ભેગા થાય છે પછી રક્ષા મળી જાય જો તો આમાં તો શું ફરતું હોય આ રેતી લખી ગયે તો કિલ્લામાં નકાર મજા આવ્યો મશીન બગડી જાય મશીન બગડી જાય ને તો મશીન બગડી જાય